રાગ દ્વેષ રાગ કોને કહેવાય જ્યાં પોતે નથી ત્યાં હું છું એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ એ જ જન્મદાતા છે હું ખેત એ જ રાગ છે આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા જેને હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય છે એના બધા રાગ તૂટી ગયા છે અને જેને હું આચાર્ય છું હું કલેક્ટર છું એ ભાન છે એના બધા રાગ ઊભા છે આ તો એવા તંતીલા થઈ ગયા છે કે એક વાત વાંકી કઈ હોય તો આંખમાંથી ઝેર ટપકે વિતરાગની વાત સમજ્યા નહીં હું ખેતશીભાઈ છું એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય અને શુદ્ધાત્માનું ભાન થયું ને જ્યાં હું ત્યાં હું છું બોલે છે એ રાગ નથી પણ વીતરાગનું લક્ષણ છે શુદ્ધાત્મા વીતરાગ જ છે એના લક્ષ્યથી બહારનું રેલેટિવ બધું ધોવાતું જાય છે વીતરાગ કોણ હું શુદ્ધાત્મા છું એ અથવા દાદા યાદ આવે તો એ વીતરાગનું લક્ષ્ય છે વીતરાગ કોણ જ્ઞાનીમાં પ્રગટ થયા છે તે સંપૂર્ણ વિતરાગ છે અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ્ય એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ્ય છે આ ગજબનું પદ તમને આપ્યું છે આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે એ ત્યારે શું આત્મામાં રાગ નામનો ગુણ જ નથી ને લોકો કહે કે મારો આત્મા રાગી દ્વેષી છે પણ આ શું છે આ દેહમાં ઇલેક્ટ્રિક બોડી છે તે જ્યારે મળતા પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે અને લોક કહે છે કે હું ખેંચાયો મને રાગ થાય છે પણ એમાં આત્મા જરાય ખેંચાતો નથી આત્મામાં રાગ નામનો ગુણ જ નથી એ તો પોતે વિતરાગ જ છે વિતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને જાણે કે પૂતળું ક્યાં ખેંચાયું ને ક્યાં ના ખેંચાયું આ વિતરાગોનો મત નિર્મળ શુદ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે આત્મ સ્વરૂપ થયા વગર છૂટા થવાશે નહીં ગચ્છ એટલે ચૂલો અને મત એ ચૂલો તે ચૂલામાં તો પડાતું હશે એ તો પોઈઝન કહેવાય મત તો એક આત્માનો જ હોવો જોઈએ આ તો અમારું ને તમારુંમાં પડ્યા ભગવાન તો નિષ્પક્ષપાતી મતના છે રાગ દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ વિકર્ષણ છે આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય રાગ દ્વેષ એ સજાતીયને વિજાતીયને લીધે છે લોહ ચુંબક જેવું છે રાગ બહુ જુદી જ વસ્તુ છે આ જીવતા ઉપર આકર્ષણ થાય છે તેને લોકો રાગ કહે છે પણ એ વિતરાગોની ભાષાનો રાગ ન હોય પરમાણુઓનું આકર્ષણ છે તો એને રાગ કહે છે અને વિકર્ષણ છે તો એને દ્વેષ કહે છે જ્યારથી પોતાનું અને પરાયું એવા બે ભેદ પાડ્યા ત્યારથી જ રાગ દ્વેષ ઊભા થાય છે પરાયું કહ્યું તો દ્વેષ ઊભો થઈ જાય આ તો મસ્જિદ જુએ તો ના ગમે શિવનું દેરું આવે તો આ આપણું નહીં આ પરાયું છે એમ કહે ત્યાં સુધી દ્વેષ ઊભો છે અને બધે જ પોતાનું લાગ્યું તો રાગદ્વેષ મટે ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના હોય કોઈને સટ્ટા ઉપર રાગ હોય અને કોઈને સટ્ટા પર દ્વેષ હોય તો રાગવાળો કહે કે સટ્ટો સારો છે ને દ્વેષવાળો કહે કે સટ્ટો ખોટો છે આ ધંધો સારો નથી આ બંનેના વિચારો છે ત્યારે તે જો ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના રહે સ્ત્રી છોડી કરોડો રૂપિયા છોડ્યા બધું છોડ્યું ને જંગલમાં ગયા છતાં રાગ દ્વેષ થાય છે તો કામ થઈ જ ગયું ને નડે છે કોણ અજ્ઞાન રાગ દ્વેષ તો નડતા નથી પણ અજ્ઞાન નડે છે વેદાંતિઓએ મળ અજ્ઞાન કાઢવાનું કહ્યું છે અને જૈનોએ રાગદ્વેષ અને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે અજ્ઞાન બંનેમાં કોમન છે અને અજ્ઞાન શેનું તો કે સ્વરૂપનું અજ્ઞાન એ ગયું એટલે બધું જ જાય અજ્ઞાન કાઢવા આત્માના જ્ઞાની જોઈએ જ્યાં રાગદ્વેષ છે ત્યાં સંસાર છે જ્યાં રાગ દ્વેષ નથી ને પછી તે રાજમહેલમાં રહે કે હોટેલમાં રહે તો એ તે અપરિગ્રહી છે ને ગુફામાં રહેતો હોય ને એકે પરિગ્રહ ના દેખાય છતાં તેને જો રાગ દ્વેષ હોય તો તેને ભગવાને પરિગ્રહી કહ્યો છે રાગ દ્વેષ જાય તે વિતરાગ થઈ જાય હું ચંદુ છું એ પરિગ્રહ છે રાગ દ્વેષ એ જ પરિગ્રહ છે અને હું શુદ્ધાત્મા છું એ અપરિગ્રહ છે આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો ઝઘડો થતો હોય છતાં રાગ દ્વેષ થતા નથી એ અજાયબી છે ને અજ્ઞાનીને ઝઘડો ના થયો હોય તો એ રાગ દ્વેષ રહે ઝઘડાથી દ્વેષ થતા નથી પણ તાંતો રહે તેનું નામ રાગ દ્વેષ તાંતો એટલે શું દાદા તાંતો એટલે તંત આ બૈરી જોડે રાત્રે તમારે વઢવાણ થઈ હોય ને સવારે ઉઠીને ચાનો કપ મૂકતા બૈરી જરા પ્યાલો પછાડીને મૂકે તો આપણે ના સમજી જઈએ કે હજી રાતના ઝઘડાનો તાંતો ચાલુ છે એ તાંતો કહેવાય જેનો તાંતો ગયો તે વિતરાગી થઈ ગયો જેનો તાંતો તૂટ્યો એના મોક્ષની ગેરંટી અમે લઈએ છીએ જ્યાં અજ્ઞાન ત્યાં રાગ દ્વેષ અને જ્યાં જ્ઞાન ત્યાં વિતરાગતા કોઈ વસ્તુ યાદ આવ્યા કરે એ શું છે યાદ એ રાગ દ્વેષના કારણે છે જો યાદ ના આવતું હોત તો ગૂંચ પડેલી ભૂલી જવાત તમને કેમ કોઈ ફોરેનર્સ યાદ નથી આવતા ને મરેલા યાદ કેમ આવે છે આ હિસાબ છે અને તે રાગ દ્વેષના કારણે છે તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઈ જાય જેની ઉપર રાગ હોય તે રાતે યાદ આવે ને જેની ઉપર દ્વેષ હોય તે પણ રાતે યાદ આવે બૈરી ઉપર રાગ કરે છે લક્ષ્મી ઉપર રાગ કરે છે રાગ તો એક જ્ઞાની ઉપર જ કરવા જેવો છે અમને રાગે નથી ને દ્વેષે નથી અમે તો સંપૂર્ણ વીતરાગ છીએ હું ચંદુલાલ છું એ આરોપિત જગ્યાએ રાગ છે અને એટલે બીજી જગ્યાએ દ્વેષ છે એનો અર્થ એ કે સ્વરૂપમાં દ્વેષ છે નિયમ કેવો છે એક જગ્યાએ રાગ હોય તો તેના સામે ખૂણે દ્વેષ અવશ્ય હોય જ કારણ કે રાગ દ્વેષ એ દ્વંદ્વ ગુણ છે માટે વીતરાગ થાવ વીતરાગ એ દ્વંદ્વાતીત છે લાખ રૂપિયા ધીર્યા હશે તો કોઈ તમારી પાસે નહીં આવે પણ કોઈ માગતું હશે દેવું હશે તો તે તમારી પાસે માગતો આવશે અને દેવું શેનું છે રિવેન્જનું દેવું છે આ તો રાગ થયો ને એમાંથી જ વેરનું દેવું થાય છે ને એ પછી ફરી રાગ થાય છે ને એમાં ફરીથી વેર બાંધે છે આ જ સંસારની ઘટમાળ છે વિતરાગો જાણતા હતા કે આટલી સંસારની કઢાઈઓમાં તળાશે ત્યાર પછી મોક્ષ થશે વિતરાગ મોક્ષે લઈ જશે એ ભાન થાય ત્યાર પછી ઉકેલ આવે વિતરાગ પાસે તો એકલો મોક્ષ મળે બીજું કશું ના મળે વખાણે તો રાગ ના થાય અને વખોડે તો દ્વેષ ના થાય એવું હોવું જોઈએ આ વખાણવું અને વખોડવું એ બંને એક જ માના દીકરા છે તો પછી એમની જોડે જુદાઈ શા માટે એટલે આપણે તો વખાણી પણ શકીએ ને વખોડી પણ શકીએ એ બંનેમાં મોઢું સિવાય ના જવું જોઈએ માત્ર ભાવ ફરે છે બાકી બંને વખાણવું વખોડવું ચાર અક્ષરના અને વ વ પર જ છે વખોડવાની ચરી લઈએ તો જ્યારે ત્યારે એ છોડવી જ પડશે વિતરાગપણું ક્યાં છે બંને વખાણીએ કે વખોડીએ છતાં સમદ્રષ્ટિ રહે અમે નંગોળ શબ્દ બોલીએ પણ ભાવમાં સમદ્રષ્ટિ જ રહે આ વખાણવું અને વખોડવું એ બંને જોડે તમારે ફાવટ કરી લેવી પડશે પછી કોઈ તમને બેમાંથી એક આપે તો એ તમને તે અડશે નહીં બહાર જો બંને સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે બધાએ પાયા તો સરખા દેખાવા પડશે ને આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તો એ તેને ટેકો લગાવવો પડે છે ને જ્યારે આ બંને તો એક જ માના પુત્રો તો પછી તેમનામાં એ ભેદ કેમ આ દ્વંદ્વથી તો જગત ઊભું રહ્યું છે વખાણવું ને વખોડવું એ બંને દ્વંદ્વ છે બંને દ્વંદ્વોથી દ્વંદ્વાતીત થવું પડશે વીતરાગ થવું પડશે